એટલે પછી એમને કે તમે અને એ અકાય છતાં આપણી ક્ષમતા દેખે ને એના ધર્મ પહેશે એનામાં એ જાતનું ધર્મ પહેશે જરા અશોકને દેખ્યો પેલા બધા ધર્મ પહેશે છે ના યોગેશ કહેતો હતો ને ફેરફાર થયો લાગે ફેરફાર થયો લાગે એ ફેરફાર લાગ્યો એના ધર્મ કહેતો હા બરાબર ગાળો ખાધી નકામી નહીં જાય મને લાભ થાય આપણું વિજ્ઞાન કેટલું સુંદર છે બધે સેફ સાઈડ નહીં તમને લાગી ગયું બધે સેફ સાઈડ તો મળા પર આનંદ કે આપણો સત્સંગ મહાવીર વિતરાગનો સત્સંગ સત્સંગ નથી બોલવા લાગ્યા કારણ કે કોઈને ભેદ ના પડે ભેદ પડે તો મારીનો સત્સંગ હા ભેદ પડે મારો વિતરાગનો સત્સંગ વિતરાગ સત્સંગ ભેદ પાડે બધા ધર્મ આવે ઘડી વાર બેસે તો રંગે જાય બેઠો રંગે જાય પણ આવું છે બરોબર તો અવરો અહીં બેઠો મને જોવો જોઈએ મારા એમાં આપવો વાતાવરણ વાતાવરણ આવવું પણ કાલે કેટલા આનંદ હતા ને બહાર ગાતા હતા ને એટલે બજરી આખું તો જઈ રહી બજરી આખું ભારે આપડે ત્યાં પણ રવિવારે પેલા બાજુના છોકરાઓ છે ને પેલી આ છોકરા ક્યાંથી આકર્ષણ થાય છે બુદ્ધિ છે કારણ કે અવૃત નો ધર્મ છે શું છે અબુદ્ધ નો ધર્મ વિતરાગ નો ધર્મ અબુદ્ધ નો છે ના જાય પણ ચાલો પેલા શેપ રંગાઈ ગયા બરોબર જમના ટાઈમ મહાન પુણ્યાનુબંધી ગુણ હતા પૂર્ણબંધી તો કર્યું ખરું કામ આવી જશે વિચાર તો આવે ને હા કુદગલ ભાવ એટલે જોવા દાદા પહેલેથી થોડુંક એવું હતું હા હા સાધુ સાધુ હા બચારે હા બચારે મારે જલ્દી જવું છે જલ્દી જવું છે આ ઝરણા બેન ને કહું છું જલ્દી જવું છે જલ્દી જવું છે એનો ડર એ આ તેલ કાઢવા જેવી વાત છે ને આપણે અહીંયા કે જલ્દી જવું જેવું ના થાય મને રસ્તામાં કીધું તમે લોકો બહુ આપણે કેવું હોય તમને સીધા અમે રખડી મળ્યા છીએ પાટી વગર તમે સીધા એમ નથી આખો દાડો મુક્ત સમજે છે રાગ થાય તો તેના પ્રતિક્રમણ કરવાનું પોતે સમજે છે દ્વેષ થાય તો તેના પ્રતિક્રમણ એ બધા ભાવના પ્રતિક્રમણ કરતા થઈ જાય આ લોકો જુદી હોય ને ચાલીસ આ ભાવમાં ઉદય આવ્યો છે ચાલીસ એના ભાવ ભાવ મજબૂત કરેલા છે ના એટલે એટલે એડમિટ માં

નવા આચાર્ય આચાર્ય થશે ને આ પુસ્તકો જૂના આચાર્ય પકડેલી કારણ કે અમારું કરી અત્યાર સુધી બધું ધૂળ છે એવું તમે આ પુસ્તક વાંચી અમારું દૂર થઈ જાય કે ના થઈ જાય આપણે ધૂળ કરવું નહીં એવા ઝરણા જેવા ઉભા થશે ને બધા આ ઝરણા જેવા ઉભા થશે જોવાની આવે

પડે મારું ગજરું કેમ કાપ્યું એનો મદદ કરતો આ અનુ કેમ ના કરતો સારું કેમ કરતો બોલ અને આ પાંચ અને આ ગજામ પાંચ હજાર પાંચ હજાર વાત કેમ થતું બોલ એનું ભાન બાણ કશું એનું ભાન અને નિત્ય બે વસ્તુ છે આશ્રિત છે પોતાના વ્યવહાર પરાશ્રિત વ્યવહાર આખો વ્યવહારમાં કોઈ વસ્તુ એક નથી હોતી સાયન્ટિફિક તર્ક પુસ્તક નથી એટલે કેવી રીતે માલમ પડે આપણને કે સંયોગ સ્વરૂપે બધા ભેગા થઈને આવે છે સંયોગ એ સંયોગ સ્વરૂપે ખબર પડે સંયોગ બધાવી દીધી આ બધો વ્યવહાર કરાવશે એટલે વ્યવસ્થિત ના આપ્યું વ્યવસ્થિત ના આખો વ્યવહાર કરાવતો એમ બે જુદા પડી જાય છે સીધા જુદા બે ભાગ પડી જાય છે જ્ઞાન થયું જ્ઞાન ઉત્પન્ન થયા પછી પછીનો જે વ્યવહાર છે અને જે જેને જ્ઞાન નથી થયું એને એનો વ્યવહાર ને આનો વ્યવહારમાં ઘણો ફેર પડી જાય તે સમજી જ નહીં શકે જ્ઞાની ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિમાં સાચું એટલું છે જ નહીં એટલે આ જ લખીને કાલે કહું એનો અર્થ છે એની પેલું લખેલું કાયમ ચાલે કશું હોય જ એટલે જેને જ્ઞાન નથી મળ્યું તો તરી જ ના શકે એવું થયું કશું તરવાની વાત જ ના કરવી એને સંસારમાં ગતિહારી થાય વખતે કોઈ સારું કર્યું ગતિ સારું કરવાનો માર્ગ છે બધો બધો માર્ગ ગતિ સારું કરવા માટે રખેલો કપાલદેવ મોક્ષ માર્ગ લખ્યો મોક્ષ માટે રસ્તો બતાવ્યો ને તે ભટ્ટાર એમાં ચાર પાંચ કાગળ છે એવા કે જેમાં જ્ઞાનીનું વર્ણન હોય એવા એવા પાંચ અંદર કાગળ હોય તે બાકી બધો બીજો કોઈ મોક્ષ માર્ગ બીજો વ્યવહાર છે મોક્ષ માર્ગ એમને એકલા દર્શાવ્યો કે આ રીતે મોક્ષ છે બીજી રીતે મોક્ષ નથી તમે પોતા ફફા મારશો રહી નહીં બીજો બધાનો વ્યવહાર લખેલો છે અને વ્યવહાર સંબંધના આધીન લખેલો છે એક વિચ્છેદ ભેલે લખેલો વિચ્છેદ ભેલા અનુસંધાનમાં એક શાંતિ લગ્ન અનુસંધાનમાં એટલે સમગ્ર વ્યવહાર નથી સમગ્ર નથી એ પત્રો રૂપે છે ફક્ત એમને જે જ્ઞાનીઓ આવા હોય જ્ઞાની જ્ઞાની જે ચર્ચાઓ કરીએ છીએ પછી શું કરવાનું તે બીજું કઈ શોધમાં એ બધું લખ્યું છે એ એવું કેટલાક આમાં મોક્ષનો માર્ગ બતાવ્યો છે સાધનો બતાવ્યા ચોખ્ખું લખેલું જ્ઞાન જ્ઞાની મળશે બીજી કોઈ જગ્યાએ શાસ્ત્ર શાસ્ત્રમાં જ્ઞાન હોય નહીં માટે મોક્ષ જ્ઞાની મળશે જ્ઞાન જ્ઞાની મળશે તો મોક્ષ જ્ઞાની મળશે એ બીજો ભટકવાનો અર્થ પૂછો એ નથી એવું એ બધું છે લખેલું છે જો સમજાય તો બીજો બધો વ્યવહાર લખેલો છે એ ક્રમિક માર્ગનો લખેલો છે એ આરંભ પરિગ્રહ ઉપરથી જ બધો સંસારનો ક્રમિક માર્ગ ઉભો થયો આરંભ પરિગ્રહ જેટલો આરંભ પરિગ્રહ ઓછો થાય એટલો પેલો તે શુભ ધર્મ ઊંચો આવે શુભ ધર્મ શુભ ધર્મ અશુભમાં તો શુભમાં થશે એ શુભમાં તો શિવ પૂરું થયા પછી બધું બહુ કામ રહે પછી તો એ અહંકારને શુદ્ધ કરવો પડે શુદ્ધ અહંકારને પછી શુદ્ધ અહંકાર કરવો પડે ક્રોધ માન માયા લોભનો એક પરમાણુ ના હોય એવો અહંકાર કરવો પરમાણુ ના રહે અહંકારની અંદર પરમાણુ ના પડે અહંકારે ના પડે અહંકારમાં માન પણ ના પડે એ ખાલી અહંકાર ગણાય એટલું તે શુદ્ધ અહંકાર માન નહીં ક્રોધ નહીં લોભ નહીં કપટ નહીં કશું જ નહીં શુદ્ધ અહંકાર એ પછી શુદ્ધાત્મા એને જોઈન થઈ બહુ બહુ લાંબો વાત ત્યાં એ ક્રમિક માર્ગમાં દાદા કેવી રીતે શુદ્ધિકરણ કેવી રીતે કરતા હશે એ શુદ્ધિકરણ કેવી રીતે કરે અહંકાર નું એ તો આબુથી મેલ કાઢે એવી રીતે મેલથી મેલ કાઢી કાઢી મેલથી મેલ કાઢી કાઢી એ રીતે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન તેનો આશરો લેવો પડે નિરંતર આખો દિવસ આખો દિવસ આશરો લેવો પડે આશરો લેવો પડે પ્રતિક્રમણ અને પ્રત્યાક્રમણ બેનો આશરો નિરંતર લે ત્યારે એ સતત શુદ્ધિકરણ થાય અહંકાર ત્યાં સુધી શુદ્ધિકરણ થાય ને એ માર્ગ પ્રતિક્રમણ પ્રતિક્રમણ એમાં હોતું નથી તેનું પ્રતિક્રમણ હોય છે માગધી ભાષાનું જે મોડે બોલવાનું હશે એને પ્રતિક્રમણ કે છે ને વ્યવહારિક વ્યવહારિક કશું કામ ના કરે હેલ્પ જ ના કરે જય આપણે અંગ્રેજ યુરોપિયન યુરોપિયન બેઠા હોય તે આપડે થોડી થોડી વાત કરી પછી એમને કહીએ તમે લવાણ છો લુચ્યા છો તો એનું શું અસર થાય ભાવ ભાવ પણ થાય નહીં સમજ સમજતા જ નથી ને એકવાર મહારાજે નથી એક જ પ્રતિક્રમણ આપને સંજોગ કર્યું હોય તો કોઈ એટલે ક્રોધમાન માં એ લોકો વધી ગયા બાવીસ તીર્થંકરોના તો શિષ્યો એવા હતા તે વિચક્ષણ હતા તે ક્ષણે ક્ષણે થતી જવાનું થશે જળ અને વાંકા શિષ્યો બાર મહિને ના કરે બાર મહિને મિથ્યાની ડોકડો બોલી આપ્યો એટલે ડોકડો એટલે શું કે જે હું મહારાજને સમજી આવ્યા હિસાબે આને ધર્મ કેમ કહેવાય કોને ધર્મ કેવો તો પછી ધર્મ અધર્મ અધર્મ શાને કહે છે હા અધર્મ ને ધર્મ કહી રહ્યા છે ધર્મ સમજે છે બીજા અમારે ફરિયાદ છે તમે બધું ખોટું કરી રહ્યા છે એની જોડે પોતા પોતાની જોડે કોઈ કપટ કરતો હોય ને તો કોઈ ધન કરી રહ્યા છે વૃત્તિ કરતો હોય તો કે જતન કરી રહ્યા છે આપણે કઈ કરતી લક્ષ જોઈએ કે આને ધર્મ કહેવાય ના માણસ નથી ને હજુ આત્મા છે બીજાની બીજાની ભૂલો કરતો પડશે પડે નહીં પડશે હા હું જપા છે બેઠો બધા ગયા મારા જેથી વાળ નાખવાની જે જરૂર છે પછી ઓળવાની જરૂર છે આ તે વિદિશા માટે કરે છે આ મારા ખાના માટે કરે છે બધા ભૂલો ફરી કાઢે કારણ દ્રષ્ટિ બધી બગડી ગઈ કરુણા ખાવા જેવું તો સંખેડે તારે ખબર પડે સંખેડે તારે આપણા મહાત્મા જરા ઊંચા નીચા થાય પણ પછી પાછું જ્ઞાન એને ઠીકાણે લાવી જ્ઞાન ઠેકાણે અંદર નહીં માર માર કરો સંખેડ તર કરવું કોને છે પોતાના પોતાના ધાર્યા પ્રમાણે કરી અને મોક્ષ જવાનું અને મૂળીઓ ક્યાં છે અહંકાર હે તો ખરો પણ એનું મૂળીઓ મૂળીઓ તેના આધારે આ માર્ગ ટકી રહે મન વચન કાયાનો એકાત્મ યોગ મનથી જેવું વિચારીને એવું વાણીથી બોલે તેવું વર્તન કરે તો ક્રમિક માર્ગ નું મૂલ્યો પાણી પીએ શું તૂટી જાય તૂટી જાય પછી પોતાના ચિત્તને પોતાના ઉજર કરવા પોતાના કાર્ય પ્રમાણે થાય તારે એકાંત નો યોગ હોય તો થાય માર્ગ આખો બંધ થયો એટલે આ વ્યવહાર આ અક્રમ ચાલુ છે મોક્ષ માર્ગ આખો બંધ જ થઈ ગયો માર્ગ જ આખો બંધ તેથી સાધુ આચાર્ય એ કહ્યું કે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો હવે તો છે લખી ના પડે એવું કંઈ કરો કારણ કે સ્વભાવ એવું પુસ્તક વાંચે એટલે જરાક ઠંડક તો રહે ઠંડક નહીં ધારક રહે કારણ કે જ્ઞાન વાત આત્માનો સ્પર્શ કરેલા શબ્દોથી પણ કરે તો શું હતા કે સ્પર્શ પણ કે જીવ પ્રસન્ન તો પામે અવશ્ય પ્રત્યેક સદગુરુ રોગ તો માને નહીં કે ભાઈ ઉદાહરણ છે એવું જાણે કે ભૂલથી ભૂલ કરી છે હતો તેમાંથી બમણો શી થાય આપણે આજે ધીરું નથી પછી પ્રસંગ ધીરો નથી ત્યાંથી બમણો શી થાય છે ઘોર પ્રમાદકારી હોય પોતાની જાતને સુઈ માને બધા કઈ એનો કઈ ફળ મળ્યા છે કે પસંદ છે પામે પ્રત્યેક સદગુરુ એવો નથી પસંદ છે એવો કાય અન્ય ઉપાય કર્યા થકી સતગુરુ પાછા બધા જે તે બધા જેના આત્માનો ઉપયોગ અહીં નથી ને સાંભળ્યા ન હોય એમાં વાણી હોય કેવી હોય સાંભળ્યા માં આવી હોય શાસ્ત્રમાં ના હોય અંતરંગ સહાનથી વિસ્તાર કરી બધા થાય એટલે વર્ણન જ નહીં થાય પોતાની ભૂલ દેખાશે તો મોક્ષ માર્ગ ઉપર શરૂઆત થઈ ગઈ નથી મારામાં દેખાતી લાગી નથી બે ત્રણ છે જરાક રોજ જરાક જરાક માલિક છે અને પછી બોલતી બોલે વખતે બોલે હું તો અનંત નો એવું બોલે અહંતા અધિવેશ માણસ નહીં તો ઊંઘ કેમ આવે ઊંઘ કેમ આવે આત્માના ખોલ કરનારા માણસને ઊંઘ કેમ આવે લોકો લોકો તેને ઊંઘ કેમ આવે તમે બેસી કેમ અધિવેશ હા હવે કારણ આ નથી કરતા અમારા એ નમસ્કાર આ કેમ લોકો વાંચતા નહીં એવું લાગે લોકો જે સજન તો બધા વાંચે બધા વાંચે રોજ વાંચે દાદા રોજ બોલે છે હવે તો થઈ છે બહુ સરસ લાંબા કલર ને પર થયું છે સાંભળે સત્સંગ ઉગાડો કરી આપણે મોબાઈલ ચડાવવાનો સત્સંગ બધાને એક એક જ્ઞાની પુરુષ થતું પૂછે કેવું ઊંધું પૂછે નહીં કટુંબ શંકર જાવ આપી બધા સમજો માની બેઠા છે બીજાને જવ તો કરીએ કોણ ઉપાય અજમાત અમેરિકો બધી સગાઈ એવું કોઈ થયું છે એ નિશ્ચય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું એ કરે સાધનો લઈ આ નિશ્ચય નહીં આવે બહુ મોટી વાત કરેલી છે સમજાયતા અને સમજાયતા આગળ હારે પાંચ પાંચ પગલાં ક્યારે આગળ હારે પ્રભાવદેવના એક એક એક માસની એટલી બધી ભૂખ લાગી જોઈએ કહ્યું દીવો લઈને પરફળ કરે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ સત્પુરુષ કોઈ જગ્યાએ કંઈ જ્ઞાની પુરુષ કે કોઈ જગ્યાએ ગુરુ એવા કંઈ છે બીજું કાંઈ શોધમાં કહ્યું છે માટે કશું બીજું કશું શોધવાનું ના પાડી છે મને આટલું શોધવા દે ઓસ્ટ્રેલિયામાં હું પૂછ્યા અહીંયા આકર આકમ કરી હશે કેટલી જાગૃતિ હોય તત્વ થી જાણ્યા સિવાય બધી સાધના કામો નહીં લાગે પછી સાધનો બધા સાધના સાધનો એ બધા કામ લાગે બધી ભૂતી કે શું કહે છે તત્વથી જાગ્યા નહીં છે જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં એટલે જાગ્યો નહીં એટલે એ જાણવું એટલે આખા બ્રહ્માંડને વસ કરવા જેવું છે ચાલુ નથી પણ ભાવના કઈ ભાઈ છે નહીં જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ ભૂતિ સાધનો જૂથો અને સાધના પેલો અખોઈ તેથી કહે છે ને કે એક મુરત ને એવી જોઈને પથ્થર એટલા ઇલેક્ટ્રિક પણ જણ જગમાં કટાશ મિનિટની ભૂત આપવાનું દવાઈને આવ્યું બ્રહ્મજ્ઞાન શ્રવણ શક્તિ ઘટે છે કેમ નહીં અમારી વાત એને સમજાય નહીં મહિની એમને બાકી નથી બધા બધા લૂટપાટ કરી નાખ્યા શબ્દો બધા શ્રવણ શક્તિ ખલાસ શ્રવણ શક્તિ ખલાસ થાય અને સુગર જ્ઞાન પ્રાપ્ત ના થાય શું કહ્યું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો સંકેત ના થાય એટલે બધું અચ્છું તો છોટે અમે કહે છે ને બહુ વિચાર કરશે તો કૃપાલ છોટે કે માંડ માંડ યાદ કરીએ કે તારે અમે આ દેદાની બન્યું કે તારે યાદ આવે છે યાદ આવવું ને ના યાદ આવવું શું છે એ પછી તમને એથી આપણા મહાત્મા બધા થઈ જાય છે સમજાવે યાદ આવવું ને ના યાદ આવવું એ શું છે કે જે યાદ માણસને આવે છે પ્રભાવજને બહુ યાદગીરી રહે છે એવું વાંચવામાં આવી છે શું છે હા જબરદસ્ત ત્યાગ કરતી હતા હવે એ શું છે તે જાણો છો જેને જેમાં રાગદ્વેષ હોય તેમાં તેને યાદ શક્તિ રહે શું કહ્યું

અવધાન ને સ્મરણ શક્તિ છે કે જ્ઞાન છે પ્રકારનું જે અવધાન કરે છે સતાવધાન કહેવાય છે સ્મરણ શક્તિ છે કે એક પ્રકારનું જ્ઞાન છે સ્મરણ શક્તિ તમને કેવું જ્ઞાની પુરુષો જો અત્યારે સમજમાં આવ્યો હોય તો જગતના છોકરા એમને ભક્તે કહ્યું હતું બીજું કાંઈ શોધમાં તે દીવો લઈને કોલ ફોલ કરવા જેવું છે બીજું દાખલ કર્યા વગર નહીં લખતા ફોલ કરવા હિન્દુસ્તાન જાય ઓસ્ટ્રેલિયામાં પણ કોલ ફોલ કરે એમને કહ્યું માટે કોલ વાપરે એમની આજ્ઞા આપે તો કોઈ તારે જડી આપે અને ના જડે તો દોષી ચિત્ર પાવી દે પડે કે સાહેબ તમને તો કહ્યું કે મેં પાડ્યું પણ મન ના જડે તો તમારી દઉં

પણ એ પ્રશસ્ત ના કહેવાય એ શું ખાસો કરતા કે પીએલ વાળી પર દ્વેષ થાય પ્રશસ્ત બસ તત્વશાસ્ત્ર ને કહેલો સદગુરુ તત્વશાસ્ત્ર ને સદદેવ સદદેવ સાથે આ જે કહેવાય છે તીર્થંકરો એ ખરી રીતે સદદેવ ગણાતા નથી ના મળ્યા ના મામા એટલું ના હોય તો ગામનો ગમે તે હોય તો બાનો ભાઈ થાય માટે મામા કહો એના જેવી વાત નથી આ સંદેહ મય બેઠા છે સદગુરુ હોવા જોઈએ એ આપણને શાશ્વતી વાત સમજણ પાડે શાશ્વતી વાત સમજણ અને સતતાસ્ત્ર હોવું જોઈએ તીર્થંકરોનું બોલેલું એ જ્ઞાની કૃષ્ણ બોલેલું દાદા મન જયારે અજ્ઞાન ઉપર કે જેને કે મિનિંગલેસ હેતુ ઉપર ચડી ગયો ત્યારે શું કરવું જોઈએ તમે ઉઠી ગયો તું નહીં ઘણું જ્ઞાન કરશું નહીં ઘણું જ્ઞાન કરશું ચાર દિવસ એવી મારી માનસિક જરા વ્યવસ્થા એવી રીતે થઈ ગઈ છે એટલે મેં તમને પૂછ્યું કે જરા અબજા લોકો ચડી જાય કે જેમાં કોઈ હળતું ન થતું આત્મા તેવો જેવો છે આ શરીરમાં જે મન વચન ગયા છે એની ઇફેક્ટ મેળવીને આત્માને આ સંસાર કરવો પડે બીજું કશું છે જ નહીં સંસાર વ્યવહારમાં કોઈ માણસ સવારના પગ ચીડિયા ખાતો હોય ને રોજ ગુસ્સે ના થતો અંદર બધા વ્યવહારમાં ચીડિયા ખાતો હોય તો આપણે કહેવું પડે નિવાસ અને ધંધો ધંધો દાખલો જ શું ગયા એટલે આ બધું ગ્રોથ માન માં કરે છે કે અંદરના રોગોને લઈ કરે છે શેનાથી કરે છે અંદરના રોગોને લઈ હા જો શરીર નિરોગી હોય કશું જ ના થાય અંદરના રોગ પોતે નિરોગી શરીર છે આ વૈદનું વૈદનું શરીર નિરોગી પણ અહીં મળ છે ત્યાં સુધી કાલે શું થાય એમ નહીં મળ રહિત થવું જોઈએ કેવું આખું જગત વાળું છે અને તેથી વિક્ષેપ ઊભા થાય છે તો કીર્તન કરવાનું મળ વિક્ષેપ જ્ઞાન થતું આ અંદરની વસ્તુ જ પકડે છે અંદરના રોગ જ જવું ખરું તુમને દાદા પણ વિચારો એટલી બધી ખેંચાણ લીધા કરે છે કે જેવું જે જિંદગીમાં નહીં અનુભવ્યું અનુભવ પડે અનુભવ પર પણ આપણી પાસે જ્ઞાન છે ને દોરો આપણી પાસે છે ને એટલે ગમે ગુલામ થાય તો આમાં ખેંચી દઈએ તો પછી આવી જાય તો તમે કહેતા હતા પેલા ત્યાં તમારી જોડે બે જવા તો આ બધું નીકળો નીકળવાનું જાણીએ બહુ નીકળવાનું શુભ શુભ માટે સંભર પૂર્વક નિંદા થવા તો બધી ખરો વખત આવ્યો છે સંભર પૂર્વક નિંદા બધા થઈ નથી વાણી વાણી જાણે જ્ઞાન નો અંશ પ્રાપ્ત થાય તો પછી વાણી નો ઉઘાડ થાય કરો ઉદય જાગે અને એ ઉદય જાગ્યા પછી ના દે ને પ્રજ્ઞા પરિસર ઉત્પન્ન થાય શું થાય હા તે સંભાવે એવો કરશે પ્રજ્ઞા પરિચય ઉત્પન્ન થાય સમજો નહીં બરોબર આ વાણીનો ઉદય એમને ઉત્પન્ન થાય એ વાણી જ્ઞાન નહીં કરતી તમારે સમજણ પાડે એવી વાર નહીં પણ તમે સમજણ પાડો પેલો હોગલતો ના હોય તો તમે પ્રજ્ઞા પરિચય ઉત્પન્ન થાય એવું બને ખરું કે ઈચ્છા થાય બોલવાની કોઈને સમજાવવાની પણ હું સમજી શકાવું નહીં એવું થાય ખરું હું કોઈની સમજણ આપવા માંગતો પણ હું વાણી દ્વારા હજી પ્રગટ ન કરી શકતો હોય ને એવું થાય ખરું વાણી દ્વારા પ્રગટ થવું એ તો બહુ મોટી વસ્તુ છે એ બહુ દાડા પર સાંભળ સફળ કરશો ત્યારે એ શુદ્ધ જ્ઞાન પ્રગમ છે શું થયું હા અને પછી એ શ્રીમતી જ્ઞાન રૂપે થશે શું કહે પછી વાણી બોલાય બહુ દાડે છે તમને પ્રજ્ઞા પરિચય સમજાયું હે આપણે સમજી શકે એટલે આપણને બરોબર લાગે છે અને કોઈનું ભૂલ હોય તો કહેવું હોય તો પોતાનું જ્ઞાન કહેવું હોય ને તો કહેવાનો અવસર ના મળે તો એટલે મેં કરી દઉં છું ક્યારે બોલવું ક્યારે કરવું ક્યારે બોલવું શું એ પ્રજ્ઞા પરિશોધન ભગવાને પરિચય કયા તમારા પ્રજ્ઞાને પણ પરિચય કર્યો જમીન માર્ગમાં પ્રજ્ઞા પરિચય ઉત્પન્ન થયા પછી સંગીત થાય હા આપણે અહીંયા આગળ જ્ઞાન મળ્યા પછી બધું આ નીકળ્યા કરે બધું પીડી ચડ્યા કરે એટલે પણ રિઝલ્ટ આવતું છે ઘણું અંદરથી બહાર નીકળે કેટલું બહાર નીકળે તમે હાવ સદન સાચી વાત કહેવા જાઓ એ ના હવે તમે પ્રજ્ઞા કરી દો સમજાય શાંતિને બેસવા માટેનો આંતરધાજ આપે કોઈને વળીએ આપણે એના સારા માટે વળતા હોઈએ અને છોકરાને વળે તો એ પછી પાપ ગણાય કેમ ના એ પુણ્ય બંધાય પુણ્ય બંધાય છોકરાને હિતના માટે વળીએ મારી તો પુણ્ય બંધાય એ ભગવાને કહેતા અન્યાય હોય જ નહીં છોકરાના હિતમાં કહીને મારા આક્રમણ થઈ નતા પ્રમાણ હતી જ નહીં છોકરો આવું કરે છે એટલે મારા આક્રમણ થઈ એ છોકરાના હિત માટે ઢોલો મારી તે બધું આક્રમણ થઈ એ બધું એનું કોઈને બંધાય એવો જો પાપ ગણાતો હોય ના થાય એને ભાવના ભલાવી એટલે ભાવના ભલાના ભલાની ભાવના પાકાના હિતને માટે પોતાના હિતને માટે મનતા પોતાના વિષય માટે પુરુષ કેટલા બધા બધા ન્યાય કેવા સરસ ન્યાય છે નારીનો ન્યાય કેવો છે ન્યાયનો ધર્મનો પાઠ છે એટલે છોકરાને વળતા વળતા હોય માતા હોય તો કોને પણ એના ભલા માટે એના પાછળ ભાગ પડે એમાં જો હું બાપ છું તેને જરા મારું પડે ભાવ નહીં આવ્યો એટલે પાપ બની જાય બધા કોઈ ઝાડ પાક પડી જાય અંદર ના આ બધી નિદ્રા થવા દો બધું નિદ્રા વધે નિશ્ચય છે શું અને તે સનાતન છે અને આ વ્યવહાર બધો પરાત્રિત છે સનાતન ને મેળવું છે જે નિત્ય અને સનાતન છે એને મેળા જયારે ઉધાર થવાનો જ નથી એ મેળો છૂટકો છે ને આ જે વ્યવહાર છે બધો ખરાબ છે અચ્છા એક બીજો પ્રશ્ન છે કે જ્ઞાનીઓનો સત્સંગ કેવો સત્સંગ નિરંતર સત્સંગ કરી અને એમની જ્ઞાનવાણી નિરંતર ગામડા કરવા માટેનો આંતરદાદા કે કેમ કહી શકાય વાણી સાંભળવાના વિરત વિરત ના કહેવાય એ બહુ સારી વસ્તુ થાય એનું ફળ આવે જેટલું અંતરદાર થાય ને એટલું વહેલું ફળ આવે આપણે ધીરા વેદ ના કહેવાય બહુ સારી વસ્તુ એ રક્ષ થાય છે ત્યારે બીજું સાથે રક્ષ થાય છે જેમ જ્ઞાનવાણી સંભાળવાની સાથે બીજું રક્ષ થાય છે કે ને દાદા ભગવાન મેળવવા માટે નિરાશ જાગે છે ખરો એ જ ઉજ્જલમય પક્ષમાં નથી અને આત્માને પક્ષમાં ન્યાય ये कुछ बात ही है આક્રમણ બહુ કરે છે મેળવવા દહી નાખીએ છીએ દહીં થવાનું ખરું પડે હજુ તો દહીં થયું નથી હજુ નથી દૂધમાં રહ્યું દહીંમાં નહીં એના પરિણામ બદલાયા કરે મટને બાંધે છે પાણીમાં પાણી ભીને પાણી નીકળે પછી એમાંથી પાણી પૈડા બદલાય કરે રાતે પછી નીકળે બધા નાખલા જ્યાં સુધી નીકળે નહીં તો હજી પ્રગટ ના કહેવાય Thank you.